चिंता संतानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् महाप्रभु के सेवक नरहरदास गोड़िया ब्राह्मण बंगाला में बंगाला के सिमटी वार्ता को भाव कहते हैं सो नरहरदास बंगाला में प्रगति लीला में ये कुमारिका तो के जूत में है तहाँ इनको नाम सुगंधरा है तो पूर्व में जब बड़े भय तब नरहरदास की प्रीति श्री जगन्नाथ राय जी में लगी तो एक तो एक समय वर्ष दिन जगन्नाथ राय जी में लगे रहे पाचे घर गए तब तब तब तब बेटा मैं तो अब वृद्ध तो रिजवान पास जात नहीं मेरे मेरे पाचे कहाँ ते खाएगो तू बेर बेर सी जगन्नाथ राय जी के दर्शन को जात है कछु जगन्नाथ राय जी देत है तब नरहरदास ने कही जगन्नाथ राय जी सगरे जगत को देते सो मुको मोह को देते आजू पाचे तू मुको कछु मती दीजो देखो जगन्नाथ राय जी मेरो पालन करत है के नहीं तब नरहरदास के पिता ने कही जो जगन्नाथ राय जी सबको देते हैं तो भेद पूजा क्यों लेते हैं सब लेवे वाले हैं देवे वालों कोई ठाकुर नहीं है तब मैं ताको खर्ची देत हूँ तब तू जाए श्री जगन्नाथ राय जी को दर्शन करत है जो मैं न देंगो तो भीख मांगे तब नरहर दास को बहुत क्रोध चढ़े सो तो पिता सो कही तू भगवान को निंदक है ताते आजू पाचे तेरे कछु लेंगो नहीं और तेरे घर में न रहूंगा तेरे मुख देखना उचित नहीं है तू ऐसी बात कहो जो मिले ऐसी बात न कहे यह कही घर से उठी ચલી तब पिता ने बहुत समझायो बिनती करी जो मैं चूक्यो પરંતુ નરહરદાસ દૈવીજી है सो श्री ठाकुर जी की निंदा सुनी न गए सो जगन्नाथ राय जी के दर्शन आए करे परंतु कछु पास नहीं तब समुद्र के तीर जाए बैठे मन ने विचार्यो जो अब काहू सो मांगनो नहीं मांगी को मांगी के निर्वाह करूंगा सो मेरे पिता कभू आवे तथा घर ही में सुने तो को जो मैं कही सो भाई ताते जो जगन्नाथ राय जी श्री जगन्नाथ राय जी देंगे तो खाऊंगा नहीं तो मुनहार होगी सो सही पाचे रात्रि भई तब जग श्री जगन्नाथ राय जी महाप्रसाद ले एक बालक वर्ष सोलह को भेद करी आए कहे ब्राह्मण महाप्रसाद ले तब नरहरदास ने कही मैं महाप्रसाद की अवज्ञा कैसे करूं दे जाओ परंतु मुको तो श्री जगन्नाथ राय जी देंगे तो ही लेंगे यह मन में निर्धार किया है तब उन कहे श्री जगन्नाथ राय जी देते हैं और कौन देते हैं उनकी इच्छा बिना कौन तो को यह देन आवेगो तब प्रसन्न हो महाप्रसाद ले अब तो पधारे पाचे नरहर दास सोयो तब श्री जगन्नाथ राय जी ने कहे तो प्रातः काल से आचार्य जी के पास जाए सेवक हो सो तेरो सगरो मनोरथ पूर्ण होगा तब नरहरदास ने कही मैं तो श्री आचार्य जी को पहचानत नहीं कहा जाऊं तब जगन्नाथ राय जी कहे श्री वल्लभाचार्य जी प्रसिद्ध है जासो पूछेगो सोई तो को बतावेगो सो मेरो स्वरूप श्री आचार्य जी को जानिए જાણ્યું તો પ્રાતઃ કાલ નરહરદાસ ઉઠી के पूछत पूछत जाए श्री आचार्य जी पास दंडवत की तब श्री आचार्य जी कहे आओ नरहरदास तो को ऐसी ही टेक चाहिए जो पिता को तिरस्कार करी आयो आगे प्रहलाद जी हूँ पिता को कहो नहीं किए સાથે તેરો નામ અબ નરહરદાસ ઠીક ગયો પરંતુ તું પુષ્ટિ માર્ગીય દૈવી જીવ પરમ ઉત્તમ હે तब नरहरदास जाने जो ये साक्षात ईश्वर है मेरे पिता की सगरी बात कही दी तब नरहरदास ने विनती करी जो महाराज मुझको सेवक करिए પછી આચાર્યજી કહે जो अभी तेरे चित्त द्रव्य में है ताते भगवत नाम अभी तो को फलेगो नहीं ताते तू जाए के समुद्र के तीर बैठे समुद्र की लहरी में तो को द्रव्य मिलेगा ता द्रव्य ते जो मनोरथ जगन्नाथ राय जी को विचारियो है सो पूर्ण करो पाचे शरणी लेंगे तू हमारे है ताते अब तो को संसार दुख बाधा न करेगा तब नरदास ने कही महाराज द्रव्य में मेरो मन बहुत है सो जस करीवे को जो मन मान्यो खर्चो पीता हूँ सुनी के लाज पावे जो जगन्नाथ राय जी ऐसे ठाकुर है तब से आचार्य जी कहे जो जा समुद्र किनारे तेरो मनोरथ पूर्ण हो तब नरहरदास यहाँ कोई न होते न तो तो कहा जाए समुद्र के किनारे बैठे लहरी में सोना रूपा हीरा मोती आदि नरहरदास के आगे डेर गये सो पोट बांधी मन में प्रसन्न हो आचार्य जी पास आए दिखाए कहो जो महाराज आपो की कृपा से द्रव्य तो बहुत मिले तब श्री आचार्य जी कहे तो जाओ श्री जगन्नाथ राय जी को मनोरथ करो तब नरदास ने कही महाराज मैं द्रव्य ले जाए खर्चो तो मोको गरीब सब जानत है सो राजा दंड दे तो मैं कहा करूं तब श्री आचार्य जी कहे हमारा नाम लीजो कोई न दंडे को तब नरहरदास ने कही महाराज या मैं ते कछु आप આપ तब श्री आचार्य जी कहे यह जगन्नाथ राय जी को द्रव्य सो श्री जगन्नाथ राय जी को मनोरथ करो यह हमारे काम न आवे हमने तो जो कोई हमारो सेवक हो हमारे तो हमारे हम हमारे तो जो कोई हमारो सेवक हो खरी मजूरी को द्रव्य हो सो हम अंगीकार करो थे तब नरहरदास एक जगह ले जहाँ सुनार दर्जी बजाज बुलाए अनेक बागा वस्त्र आभूषण रसोई की सामग्री श्री जगन्नाथ राय जी को किए कियो गांव में कोई भूखो न रहे पंडान को दीनो सो सगरे चक्रत वे गए जो आगे तो नरदास गरीब હતો अब ऐसा द्रव्य कहाँ से ले आयो जो पूछे तीन नरदास कहे श्री आचार्य जी ने दिया मनोरथ करण को पाछे राजा सुनी के आयो तब कहो जो ते તે इतना द्रव्य कहाँ पायो तब नरदास ने कही श्री आचार्य जी मनोरथ करण को राजा श्री आचार्य जी पास आए पूछिए तब श्री आचार्य जी ने कही जो हम कहो है जो श्री ठाकुर जी को मनोरथ करो सो राजा श्री आचार्य जी को भेद की बात के भेद की बात तो समझो नहीं यह जानियो जो आपको दिए होंगे पाचे राजा घर गयो पाचे पिता ने सुनी जो नरहरदास हजार हजारन को मनोरथ करत तब नरहरदास के पिता नरहरदास पास आयो तब नरहरदास पिता की और पीटी करी कहे जो तू श्री ठाकुर जी को निंदा खाए ताते तेरो मुख न देखूंगा तू देखी श्री जगन्नाथ राय जी ने कितनो द्रव्य मुको दियो जो जाको दृढ़ विश्वास ठाकुर पर है તાકો सब કછુ है जाको જાકો सी ठाकुर में विश्वास नहीं है सो यहू जन्म में दुखी है और पलोक में भ्रष्ट हो परंतु तू पिता है श्री जगन्नाथ राय जी की न्योछावरी तू हु कछु ले जा सो हजार रुपया को माल दे कहे आजू बाजू मुको मुख मती दिखाओ तो पिता द्रव्य लेके घर गयो पाछे कछुक दिन में द्रव्य हो निघट्य और मन को मनोरथ पूर्ण करी नरहदास आचार्य जी के બાદ आय दंडोत करी विनती करी जो महाराज मुको कृपा करी के शरणी लीजिए अब मेरा मन काहू बात में नहीं है आपकी शरणी मन में है तब श्री आचार्य जी कहे जा स्नान करी तब नरहदास नायक श्री आचार्य जी पास आए तो श्री आचार्य जी नाम सुनाए निवेदन कराए तब नरहरदास के हृदय में पुष्टि मार्ग को ज्ञान भयो तब से आचार्य जी को दंडोत करी विनती की है महाराज मैं बहुत बुरो काम किया जो श्री ठाकुर जी को श्रम कराए द्रव्य ले अपनो जस प्रगट किया है मैं महादुष्ट सो मेरो जस कहा उल्टो मन जो होए परलोक बिगड़े ताते मोको धिक्कार है ठाकुर को द्रव्य ले ठाकुर को करियो तामे बड़ो स्वार्थ अज्ञान करके मान्यो अब मैं आपकी शरणी हो मेरा परलोक सुधारे श्री ठाकुर जी कृपा करे सो प्रकार मुको कह, कहो तब नरहरदास सो श्री आचार्य जी कहे तुम आ, तुम श्री ठाकुर जी की सेवा करो तब नरहरदास ने विनती करी महाराज मुको श्री ठाकुर जी पधराई दीजिए तब श्री आचार्य जी कहे तुम समुद्र के किनारे फेरी जाओ भगवत स्वरूप तुमको मिले मिलेंगे सो ले आओ तब नरहरदास फेरी वाही ठिकाने समुद्र पास जाए बैठे सो समुद्र की लहरी में दो जुगल स्वरूप आए नरहरदास के आगे लहरी धरी चली गई तो नरहरदास जुगल स्वरूप को ले श्री आचार्य जी महाप्रभु पास आए तब श्री आचार्य जी महाप्रभु जुगल स्वरूप को पंचामृत को स्नान कराए पाछे श्री मदन मोहन जी नाम धरी नरहरदास के माथे पधराए तब नरहरदास ने श्री आचार्य जी को विनती की नी महाराज मेरे घर में पिता बहिर्मुख है सो मोपे घर गयो न जाए और यहाँ मेरे लौकिक में जस गयो सो यहाँ मांगी के सेवा करी न जाए सो मेरे जिजमान बंगाली काशी में बहुत है तहा आप कहो तो जाए के भगवत सेवा करो तब से आचार्य जी कहे जहाँ भगवत सेवा भली बाती सो बने बा, बाको वही देश उत्तम है और हम को यहाँ बहुत दिन भर है ताते हम दक्षिण हो काशी आवेंगे तू सुधो काशी को जा पाचे श्री आचार्य जी तो दक्षिण पधारे और नरहरदास काशी में आए श्री मदन मोहन जी की सेवा मन लगाए के करन लगे सो कछुक दिन में श्री मदन मोहन जी सानुभावता जनावे સુંદર લઈ લે નાનો જ પ્રસંગ છે वार्ता प्रसंग एक सो नरहरदास ने श्री मदन मोहन जी की सेवा बहुत વર્ષો ભલી ભાતી સો કરી પાછે શરીર થક્યો વૃદ્ધ ભરે સો સેવા વેર ન સકે तभी मदन मोहन जी को पथराय के श्री गोकुल आए श्री गुसाई जी को दंडवत करी श्री मदन मोहन जी को श्री गुसाई जी के घर पधराए पाछे श्री गुसाई जी ने गोकुल चंद्रमा जी के पास बैठाए सो श्री गोकुल चंद्रमा जी के पास जुदे सिंहासन पर बैठे हैं जो नरहरदास पाछे ब्रज में जन्म भरी भावना करी मानसी सेवा से निर्वाह किए सो नरहरदास ऐसे श्री आचार्य जी के कृपा पात्र भगवदिया है इनकी वार्ता कहाँ तय थी તારો વિચાર શરૂઆતથી હંમેશા કરીએ છીએ તે પ્રમાણે આમાં પૂછવી હતી કે આમાં એવું લાગે છે કે નર્મદા એટલે જ્યારે આમાં દક્ષિણનું વર્ણન છે તો મહાપ્રભુજી ત્યારે જ પધાર્યા હોય ત્યારે બેઠકજી તો એવું લાગે એવું એવું સમજો ને શું પૂછો ત્યારે પધાર્યા છે મહાપ્રભુજી દક્ષિણમાં બેઠક જ્યાં છે ત્યાં એ સ્થાને આ પ્રસંગ પછી પધાર્યા કઈ બેઠક જેની વાત છે અહીંયા કોઈ બેઠક સાથે કોઈ સંબંધ જ નથી દક્ષિણમાં વર્કલા બેઠક છે ત્યાં શ્રી મહાપ્રભુજી એવું અહીંયા કઈ સ્પષ્ટતા નથી કે શ્રી મહાપ્રભુજી દક્ષિણમાં ક્યાં પધાર્યા પણ જગન્નાથપુરી થી દક્ષિણ તરફ પધાર્યા છે એટલું છે કોઈ પણ જગ્યાએ પધારે હોઈ શકે અને આમાં જેવી રીતે નરદાસજી એ તેમના પિતાનો ત્યાગ કર્યો તો અને એટલે ઠાકોરજી માટે કે ઠાકોરજી ઉપર તેમણે સંદેહ કર્યો અને તેમને દૃઢ વિશ્વાસ હતો તો તેમણે પિતા તકને છોડી દીધા તો એમાં આપણે જીવન મુક્તિ તો પૂરી રીતે ન કહેવાય તો કઈ અવસ્થા કહી શકાય વિચાર કરો જીવન મુક્તિ એટલે શું જીવતા હોતા છતાં પણ મુક્ત રહેવું એટલે સંસારના લૌકિક ને કઈ પણ બાધા ન કરે બધું જ બ્રહ્મરૂપ જ આપણે લાગે હમ જે મને એવું લાગે છે કે અહીંયા જીવન મુક્તિ તો ના કહેવાય કેમકે એમને ભલે એમના પિતાને છોડ દીધા હતા પણ તોય એમને એમના મનમાં મનોરથ તો હતા એટલે જીવન મુક્તિ તો એવી અવસ્થા છે કે જેમાં આપણા મનના કોઈ બધા મનોરથો પતી જાય અને આપણને ખાવાનું પીવાનું કઈ સૂજે જ ના ખા જે આપે તે ખાઈએ ને એવું એટલે એવી અવસ્થામાં જીવન મુક્તિ પણ અહીંયા તો મનોરથ છે એમને કે આ એટલે ભલે જગન્નાથજી જગન્નાથ રાયજી માટે છે પણ મનોરથ તો છે એટલે જીવન મુક્તિ ના કહેવાય એવી રીતે પણ પૂરી રીતે નથી પણ એમને એમના પિતા નો પણ ત્યાગ કરી દીધો તો તે સૌથી મોટી વાત કહેવાય તો એ અવસ્થા કઈ કહેવાય તે પ્રશ્ન છે એટલે નો ત્યાગ કર્યો તો ત્યાગ અવસ્થા કહેવાય કે મને એવું લાગે છે કે એટલે એ કોઈ અવસ્થા તો નથી પણ એમને ઠાકોરજી પ્રત્યે એટલો વિશ્વાસ હતો પ્રેમ હતો કે ઠાકોરજી માટે કઈક બોલે તો એમને ગમતું નતું તો એમના એમના પિતા એ કઈક બોલા બોલાઈ ગયું એમનાથી તો એટલે એમનો ત્યાગ કર્યો તો એમાં કોઈ અવસ્થા કે એવું કઈ દેખાતું નથી આમાં એમ સમજવું જોઈએ કે આપણી મમતા અથવા જેને આપણે આસક્તિ કહીએ એ આસક્તિ તો મનુષ્યની ઘણા બધા વિષયોમાં લાગેલી હોય છે હવે નરહરદાસને જગન્નાથરાયજી પ્રત્યે પરમ આસક્તિ છે તો જગન્નાથરાયજી તરફ કંઈ પણ અનુચિત શબ્દનો પ્રયોગ પિતા તરફથી થયો તો જગન્નાથરાયજીમાં આસક્તિ હોવાને કારણે પિતામાંથી આસક્તિ એમની નષ્ટ થઈ આજે છે પ્રભુ સંબંધ જેની સાથે નથી ભગવદગીતાનો સંબંધ નથી ત્યાંથી આસક્તિ ભગવદ આસક્તિને કારણે છૂટવાનો આ એક પ્રકાર છે એમ આપણે સમજી શકીએ પછી એક બીજો પ્રશ્ન હતો કે જેવી રીતે સમુદ્ર માંથી કહે છે કે આ શ્રી જગન્નાથરાયજી નું છે એટલે તેમણે એમાં જ વિનિયોગ કર્યો તેનું પણ પિતા આવ્યા તો એમને પણ એક હિસ્સો તેનો આપ્યો તો તે આમાં એવું કઈ ફળનું તો કઈ ઋષિ પૂછ્યું કે એવું કઈ કીધું નથી તો પછી એ ઉચિત ગણાય કે ન ગણાય મને એવું લાગે છે કે એમના પિતા પિતા પછી પણ બ્રાહ્મણ તો હતા જ અને એમને બધા બ્રાહ્મણને એટલે આમ દ્રવ્ય આપેલું તો પછી એમના પિતાને બી આપવું જોઈએ એમાં કઈ એવું નહીં પણ તું દેવ દ્રવ્ય બીજા કોઈને એટલે જેવી રીતે મહાપ્રભુજીએ એમને કહ્યું કે તમે જાઓ અને શ્રી રાયજી માટે મનોરથ કરો તેમનું દ્રવ્ય હતું જગન્નાથ રાયજી નું તો તે દ્રવ્ય આપણે બ્રાહ્મણ ને પણ કઈ રીતે આપી શકીએ કેમ કે તે દ્રવ્ય તો જગન્નાથ રાયજી નું હતું એવું શ્રી મહાપ્રભુજી એ સ્પષ્ટ કહ્યું છે ને આમાં તિલક પંડિત નંદિની શરણ જોશ નારાયણદાસ ને જે મનમાં હતું કે એના પિતાનું એ નાક કાપે પ્રભુનો એને અનાદર કર્યો એટલા માટે એનો ઉપાય છે મહાપ્રભુજીએ એમને બતાવ્યો કે દ્રવ્ય ક્યાંથી પ્રાપ્ત થશે હવે જે દ્રવ્ય પ્રાપ્ત થયું છે એ કોઈ દેવદ્રવ્ય છે એવું નથી પણ નારાયણદાસ ના પિતાનો અનાદર નારાયણદાસ કરવા ઈચ્છી રહ્યા છે એના માટે એમણે જગન્નાથરાયજી માટે એ દ્રવ્યનો ઉપયોગ કરવાનું મનમાં વિચાર્યું કે જેથી આસપાસના બ્રાહ્મણો પંડાઓ એ બધા પણ ત્યાં આવે અને એમાં એનો પિતા પણ આવે એ કોઈ બીજો પણ ઉપાયથી કરી શક્યા હોત પણ નારાયણદાસના મનમાં એ છે કે નો અનાદર કર્યો એવું કહીને કે જગન્નાથ છે ને તને કઈ આપે છે તો એને પણ હું બતાવી દઉં કે ચાલ મને જગન્નાથ અહીંથી આપ્યું છે જોઈ લે આ તો ખાલી એમના મનની લાગણી છે પ્રાપ્ત થયેલું દ્રવ્ય નું દ્રવ્ય છે એવી વાત નથી શ્રી મહાપ્રભુજી એને સ્વીકાર્યું નથી એ જ મહાપ્રભુજીની પોતાની એક અંગત સિદ્ધાંત મર્યાદા છે જે આપણે અહીંયા સ્પષ્ટ કરી કે મહાપ્રભુજીએ એ માન્યું છે કે આ શિવ ઠાકોરજીની કૃપાથી પ્રાપ્ત થયું છે અને આવા ઉપયોગ માટે ભગવાને નારાયણદાસને આ દ્રવ્ય ઉપલબ્ધ કરાવ્યું છે તો એવું આકસ્મિક રીતે આવેલું પોતાની શુદ્ધ આજીવિકા વિના એ જાતના દ્રવ્યમાંથી આપણે શા માટે કોઈ પણ જાતનો રાખવો જોઈએ એટલે પાછી મહાપ્રભુજી અંગત રીતે એને સ્વીકારવું પસંદ નથી કર્યું અને એ દેવદ્રવ્ય છે એવો અહીંયા આશય નહીં સમજવો જોઈએ સમજાયું પણ આમાં પછી શ્રી મહાપ્રભુજી એવું પણ કહ્યું ને કે તમે આનો ઉપયોગ જગન્નાથજી નો મનોરથ કરવા માટે કરો તો પણ તેમને પછી તેમના પિતા માટે તે દ્રવ્ય ઉપયોગ કર્યો તેનો તો એ તો બધા બ્રાહ્મણોને બોલાવીને એને કર્યું ને એમનું ભોજન કરાવ્યું બધાને દક્ષિણા પણ આપી એવી જ રીતે આ પણ કર્યું છે તો ગન્નાથરાયજીનો મનોરથ કરવા માટે કહ્યું છે એનો મતલબ એવો નથી કે બીજા કાર્યમાં ઉપયોગ ન કરો એ પણ કરો અને તદુપરાંત જે પ્રકારથી એમના પિતાનો અનાદર થઈ શકે જેમ આપણે ત્યાં પણ એવું છે ને ઠાકોરજીના સંબંધે આપણે કોઈ પણ કાર્ય કરીએ પછી ઠાકોરજી ઉપર ન્યોછાવર કરી અને યાચક વર્ગ છે કે આપણા આશ્રિત છે એમને પણ આપણે ન્યોછાવરના દ્રવ્ય છે એ આપતા હોઈએ છીએ એવી રીતે આ પણ એક પ્રકાર છે એમ સમજવું જોઈએ અને જગન્નાથરાયજીને ત્યાં તો એ આટલો બહુ મોટો મુદ્દો એટલા માટે નથી કે ત્યાં તો પરાર્થ પ્રતિષ્ઠિત ભગવત સ્વરૂપ છે તો ત્યાં પ્રભુની પ્રભુના કાર્યમાં વિનિયોગ થઈ ગયા પછી એનો ઉપયોગ છે સાત તરીકે ગમે ત્યાં થઈ શકે જો સ્પષ્ટ શબ્દોમાં ઠાકુરજીને જ ભેટ કરવામાં આવ્યું ન હોય તો મને પ્રશ્ન છે એટલે તો પછી આમાં જગન્નાથ નરહરદાસ ની માલિકી કહેવાય કરી કે ના કહેવાય એટલે આજે દ્રવ્ય છે કહેવાય એમને જ મળ્યું છે એ જુદી વસ્તુ છે કે આપણે જાણી રહ્યા છીએ કે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું અને એમને સમુદ્ર કિનારેથી પ્રાપ્ત થયું પણ પ્રાપ્ત તો એમને જ થયું છે તો એમનું કહેવાય જ મહાપ્રભુ કૃષ્ણ નથી તે વખતનો આ વિષયમાં કાયદો શું હતો એ આપણને બહુ ખ્યાલ નથી આજે એવો કાયદો છે કે જો તમને કોઈ અજાણી જગ્યાએથી આવી રીતે અચાનક દ્રવ્ય પ્રાપ્ત થાય તો એ દ્રવ્યની માલિકી સરકારની ગણાય તમારી ન ગણાય જેમ તમારા જ ઘરમાં માની લો કે જમીનમાં દાટેલો ખજાનો નીકળી આવે તમે માનો કે આ મારા જમીનમાં છે તો મારો છે એવું નથી ભારત સરકાર એમ કહે છે કે ભારત સરકારનું છે જો તમારું છે તો તમે એનું પ્રમાણ આપો કે તમે એને કઈ રીતે કમાવ્યું ક્યારે કમાવ્યું કયા ઉપાયથી કમાવ્યું એની માલિકી સાબિત કરો હોઈ શકે કે તે જમાનામાં કદાચ રાજાનો હક હોય કે ન પણ હોય આ તો આખી ઘટના છે એ ખાસ પ્રભુના ઈચ્છાથી નારાયણદાસનો અંગીકાર કરવા માટે એક અલૌકિક પ્રયોજનથી થયેલી ઘટના છે એમાં આ બધા વિચાર વિચારણી નથી રહી જતા પછી આમાં શરૂઆતમાં જયારે જગન્નાથજી જગન્નાથપુરી જવાનો નિર્ણય લેવા જઈ રહ્યા છે તો નરદાસજી તો એમના પિતાએ કહ્યું હું હવે વૃદ્ધ થયો તો એના ઉપરથી પછી વાત આવી કે જગન્નાથરાયજી થોડી તારું કરે છે બધું તો એમને એવું કહ્યું કે તમે શ્રી ઠાકોરજીને ઠાકોરજી નથી બધાનું પાલન કરતા એવું તમે આક્ષેપ લગાડો છો તો એના શ્રી ઠાકોરજી માટે તે પોતાના પિતાનો વિરોધ કરવા માટે તૈયાર થઈ ગયા તો એક બહુ મોટી વાત કહેવાય અને આપણે ઠાકોરજી નો જ્યાં સુધી સવાલ આવે તો આપણે ઠાકોરજી નું જેવી રીતે કોઈ દવી લેતું હોય કે ઠાકોરજીના વિરુદ્ધ કોઈ બોલતું હોય તો આપણે વિચાર્યા વગર આપણે એના વિરુદ્ધ આપણે લઈ શકીએ આપણે બોલવું જ જોઈએ સારું આજે સમય થઈ ગયો છે બાકીનો જે વિષય છે વિચાર આપણે આવશે સોમવારે કરીએ ઠીક છે આમાંથી મેનેજ કરવા માટે જરૂરી કમાન્ડતાની અંદર આગળ કોનો છે બરોડાથી હા જે લોકોનો વારો છે પ્રસ્તુત કરવાનો જોડાયા હો તો કરો આરામ જે તે દંડવત બરોડાથી કુશલા બોલું હા હોટસ્પોટ બરોડાથી કોકિલા બોલું હા સારો ભલે તમારો અવાજ જરાય નથી આવી રહ્યો તેરમા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજીનું જ્ઞાન કહી તે જ્ઞાન પ્રાપ્ત કરનાર પરને પ્રાપ્ત કરે છે હવે ચૌદમા અધ્યાયમાં પરનું એટલે કે પુરુષોત્તમનું યથાર્થ જ્ઞાન તે શ્લોકમાં કર્યું ત્યારબાદ બીજા શ્લોકમાં તેઓ પરનું જ્ઞાન પ્રાપ્ત કરેલ જ્ઞાનનો આશ્રય કરી પ્રભુના ગુણોના આવિર્ભાવ એટલે કે સાધર્મ્યને પ્રાપ્ત કરેલ છે એ જણાવ્યું હવે સ્વર્ગ સમયે જન્મતા નથી અને પ્રલય સમયે વ્યથા પામતા નથી એ બીજા શ્લોકમાં કહી સ્વર્ગની ઉત્પત્તિ કેવી રીતે કરે છે તમારો અવાજ બિલકુલ નથી આવી રહ્યો અવાજ નથી ઘરે છે બધી પ્રોબ્લેમ ક્યાં ગયા હા ઓર ધીમો થઈ ગયો સમય કોઈ ગુફા માં ગુતી ગયો ને એવું લાગે છે તમે ના તમે એક વખત ડિસ્કનેક્ટ કરીને ફરીથી જોડો અવાજ બિલકુલ નથી આવતો શ્લોક છે ચોથો તો આગળનો જેમનો હોય એ લઈ લો ચોથો શ્લોક કોકિલાબેન બોલે છે ને એમના પછી જેમનો હોય ને એ લઈ લો પ્રણામ એ કોકિલા હવે આ થયો હા બોલો તેરમા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન કહી તે જ્ઞાન પ્રાપ્ત કરનાર પરને પ્રાપ્ત કરે છે હવે ચૌદમા અધ્યાયમાં પરનું એટલે કે પુરુષોત્તમ નું યથાર્થ જ્ઞાન બે શ્લોકમાં કર્યું ત્યારબાદ ત્રીજા શ્લોકમાં તેઓ નું જ્ઞાન પ્રાપ્ત કરી જ્ઞાન નો આશ્રય કરી પ્રભુના ગુણોના આવિર્ભાવ એટલે કે સ્વાધર્મને પ્રાપ્ત કરે છે હવે ચોથા શ્લોકમાં સર્ગથી ઉત્પન્ન થયેલ મુનિઓનું કારણ યોનિઓનું કારણ અને સ્વરૂપ સમજાવે છે સંભળાય છે सर्वयोनेषु कौन्तेय मूर्तय सम्भवन्ति या आशां ब्रह्म महद्योनि अहं बीजप्रदपिता શ્લોકાર્થ એ કૌંતેય હવે યોનિઓમાં જે મૂર્તિઓ સંભવે છે તેઓની મહદ બ્રહ્મ યોની છે અને હું બીજ દાતા પિતા છું એવી વિવેચન એવી જ રીતે કાર્યાવસ્થા વાળો ચિત તથા અચિતનો સર્ક પણ મેં જ કરેલો છે એમ કહે છે આ કઈ નવીન નથી પરંતુ લોકમાં સર્વત્ર એમ જ જોવામાં આવે છે પિતા અને ક્ષેત્રથી પ્રાણી માત્રની ઉત્પત્તિ થાય છે જગતમાં સર્વ યોનિઓમાં જે જે મૂર્તિઓની ઉત્પત્તિ થાય છે તેમાં વસ્તુતઃ મહદ બ્રહ્મ યોની છે અને બીજ આપનાર પિતા હું છું તેથી જ વિષ્ણુ પુરાણ અને વગેરે ગ્રંથોમાં લક્ષ્મી અને નારાયણ વગેરે સ્ત્રી તથા પુરુષના સ્વરૂપ પ્રતિ કરનાર કહેલા છે આ નું અનુસંધાન બ્રહ્મસૂત્ર એક ચાર સત્યાવીસ પરના અણુભાષ્યમાં કરેલું છે ચોથા શ્લોકની અંદર પ્રકૃતિ અને પુરુષ કેવી રીતે કાર્ય કરી રહ્યા છે તે સમજાવ્યું છે એટલે કે પિતા રૂપે ભગવાન પોતે છે અને ક્ષેત્રમાં એટલે કે માતાના સ્થાને પ્રકૃતિ છે અને એવી રીતે દરેક યોનિવાળા દરેક યોનિમાં જગતની જે કઈ યોનિઓ છે તે બધી યોનિમાં મૂર્તિઓ એટલે કે આકારો જે કઈ છે તે બધું જ પોતે એનું કારણરૂપ છે એટલે ઉત્પન્ન કરનાર ઉત્પત્તિ કરનાર પોતે જ છે એવું ભગવાન કહી રહ્યા છે આમાં કોઈને કઈ વિચારણી હોય તો ઠીક છે નહીં તો આગળ सत्त्वं रजस्तममिति गुणा प्रकृति सम्भवा निबन्धन्ति महाबाहो देहे देहीनम् अव्ययम् એ મહાબાહો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા સત્વ રજસ અને તમસ એ ગુણો દેહમાં એટલે અવ્યય દેહીને બંધન કરે છે એટલે કે જીવાત્માને બંધન કરે છે સત્વ રજસ અને તમસ એ ત્રણ પ્રકૃતિના ગુણો છે આ ગુણો આત્માના નથી પરંતુ પ્રકૃતિના છે અને દેહમાં રહેલા અવ્યક્તેહી અર્થાત ચેતન પુરુષને બંધન છે દેહમાં અહંભાવ ઉત્પન્ન કરનાર પ્રકૃતિના ધર્મ જ પુરુષને બંધન કરે છે પ્રકૃતિ ઉદ્ભૂત થાય ત્યારે તે આ ગુણો રૂપ થાય થાય છે આ દેહમાં અહંકારનું અભિમાન કરાવનાર ગુણો અરૂપ અણુ પરિમાણ વાળા જીવને તે અવ્યય હોવા છતાં બંધન કરે છે આ શ્લોકની અંદર એવું કહ્યું છે કે જે કઈ પ્રવૃત્તિ દેખાય છે જીવોની તે બધી રજસ કે પ્રકૃતિના ગુણો ની સાથે જોડાવાના લઈને કે પ્રકૃતિના ગુણો એની ઇફેક્ટ કરે છે એટલે વૃત્તિઓ જે દેખાઈ રહી છે ગુણોને કારણે છે એવું લાગી રહ્યું છે કે દેહાધ્યાસ થવાથી દેહને બંધન થવાથી તે હું કરી રહ્યો છું એવું લાગી રહ્યું છે એટલે બંધન બંધન કેવી રીતે કરે છે સમજાવ્યું છે એમાં કે જીવાત્માને બંધન થાય છે આત્માને બંધન નથી થતું પણ એવું લાગે છે કે બંને જીવાત્મા બંધાયેલો છે તે કેવી રીતે બંધાય છે કે પ્રકૃતિના ગુણોને લીધે હા સરસ હા લઈ લો જે પ્રકૃતિમાં જન્મ પુરુષનું વર્ણન કરે છે કોઈ રીતે પ્રકૃતિના ધર્મો બંધન કરે છે તો એમાં ધર્મથી શું સમજવાનું એમ પૂછી રહ્યા છે પ્રકૃતિ રજ અને તમ પ્રકૃતિ ઉત્પન્ન થયા પછી એના બંનેના સંયોગ થઈ અલગ અલગ યોની થઈ છે તો અંદર જે સત્વગુણ વાળો નું પ્રાધાન્ય હશે તો એની વૃત્તિ દેખાશે એટલે આ આ ત્રણે પ્રકૃતિના ધર્મો છે ધર્મ પ્રકૃતિ મહત્માંથી ઉત્પન્ન થઈ એમાં એના જે ધર્મો છે તો સત્વ રજ અને તમ છે તો એ એ ત્રણ ધર્મો પુરુષને બાંધે છે એટલે જીવાત્મા જયારે દેહની અંદર હોય છે ત્યારે એને અહમભાવ એટલે અવિદ્યા લાગવાના લીધે દેહાધ્યાસ થાય છે અને એટલે પોતે માય લાગે છે બાકી આત્મા તો શુદ્ધ છે કારણ કે પ્રભુનો અંશ છે પરંતુ જ્યારે પ્રકૃતિ સાથે જોડાય છે ત્યારે એને દેહાધ્યાસ થાય છે દેહના અધ્યાસ થવાના લીધે અભિમાન થાય અને એના લીધે એ પોતે બંધાયેલો બંધાય છે હોવા છતાં આમાં જે શબ્દો છે ને એમાં ગુણ શબ્દ અને ધર્મ એ ગુણધર્મ આ ત્રણ શબ્દોનો પ્રયોગ થતો હોય છે અને સામાન્ય રીતે એના પાછળનો જે વિચાર છે એ એવો છે કે કેટલીક વસ્તુમાં ગુણોનો પ્રવેશ જન્મજાત હોય છે સ્વતઃસિદ્ધ હોય કેટલાક એવા ગુણો છે કે જે પાછળથી એમાં પ્રવેશતા હોય જેને આગંતુક કહેવાય તો સ્વયં સિદ્ધ ગુણો અને આગંતુક ગુણો આગંતુક ગુણોની અંદર પણ કેટલાક એવા હોય કે જે પ્રવેશ કરી ગયા પછી સ્થાયી બની જાય કેટલાક એવા હોય કે જે આવતા જતા રહે તો વસ્તુની જે ક્વોલિટી છે એના માટે જે સહજ સિદ્ધ હોય અને સ્થાયી હોય એના માટે અને જે એના સ્વરૂપના નિશ્ચાયક હોય એના માટે ધર્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હોય છે અને એની તુલનામાં આગંતુક હોય કે અલ્પસ્થાયી હોય સ્વરૂપના નિશ્ચાયક હોય એવું જરૂરી નથી તો એ પ્રકારની જે ક્વોલિટીઝ છે એના માટે ગુણ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હોય છે અને બંનેને ગુણધર્મ તરીકે એમ સાથે પણ કહેવામાં આવતું હોય છે પ્રયોગ કરતા કયા અભિપ્રાયથી કહેવા માંગે છે એના ઉપર એ વાત રહે છે દરેક વખતે એવું જરૂરી નથી કે એટલા સ્ટ્રિક્ટ સેન્સમાં જ આ શબ્દોના પ્રયોગ થતા હોય પુરુષ હા એટલે એ તો શીખવાર જ રહ્યું ઉપાય જ નથી બીજો કઈ નું બંધન જે છે એ ચૈતન્ય ઉપર છે જ પણ ખાલી એમાં વિચાર ખાલી એ જ અર્થમાં છે કે એ અચેતન છે એ દૃષ્ટિથી એનું મૂલ્યાંકન કરવામાં આવે તો પ્રકૃતિ છે એ નિર્બલ છે એ અર્થમાં ગુણોની ના તારતમ્યની દૃષ્ટિથી પણ પ્રભાવની દૃષ્ટિથી તો પ્રકૃતિનો પ્રભાવ વધારે પ્રબલ છે એ તો છે ચૈતન્ય હોવા છતાં પણ જીવ છે એ પ્રકૃતિને ઓવરકમ નથી કરી શકતો એના વશ થાય છે એક એવું સમજવું હતું કે આપણે આ જે સૃષ્ટિ પ્રક્રિયાની અંદર પ્રકૃતિ અને પુરુષ થી જે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે એમાં કાળ કર્મ સ્વભાવ અને પ્રકૃતિ ચાર જળ છે અને પુરુષ જે છે એ જીવ છે હવે જીવ ચૈતન્ય જે છે જીવ સમષ્ટિ એ જ્યારે પ્રકૃતિની સાથે ઇન્ટરેક્શનમાં આવે છે ત્યારે આ સૃષ્ટિના ગુણો ગુણોવાળી સૃષ્ટિ પ્રગટ થાય છે પણ કાળ કર્મ ને સ્વભાવ જે છે એ એનું શું તે વખતે એ સમયે પ્રકૃતિ પ્રકૃતિ પુરુષના સંસર્ગમાં આવે છે પણ બાકીના ત્રણ જે છે એ એનાથી દૂર રહે બરાબર તો એ એની સાથે આ સૃષ્ટિની સાથે એ કેવી રીતે પછી વર્તે છે કોના પ્રભાવથી વર્તે છે કે એનું શું થાય છે કેવી રીતે થાય છે એ પ્રક્રિયા કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ ને પુરુષ આ તો અક્ષરના જ રૂપો છે અક્ષર જ કાલ રૂપ છે અક્ષર જ કર્મ પ્રકૃતિ વગેરે રૂપમાં છે તો જળ જે કહેવામાં આવે છે એ એનો બીજો આશય છે પણ જે અક્ષરનું જ રૂપ છે એમ સમજીને ચાલવું જોઈએ તો જ્યારે પ્રભુ સૃષ્ટિ પ્રકટ કરવા નો સંકલ્પ કરે છે તે વખતે ભગવાનના મનમાં થયેલો સંકલ્પ અને એના કારણે થયેલો જે સળવળાટ છે ચેષ્ટા એ કાલ છે એમ કહેવાય છે તો એ કાલરૂપ ભગવત ચેષ્ટા છે કર્મ તો આપણે સર્વ નિર્ણયમાં જોઈ ગયા છીએ અનેક રૂપથી કર્મ છે આ તે કર્મ છે સર્વરૂપ માનસ યુગ છે આદિ ભૌતિક આધ્યાત્મિક આદિદૈવિક એના વિવિધ રૂપો છે ભગવદ ઈચ્છાથી એ અનેક કાલમાં અનેક વ્યક્તિમાં અનેક સ્થાનમાં એનો ઉદ્ભવ અને અભિભાવ થતો રહે છે અને જે તે વસ્તુ છે એનું સ્વરૂપને જે પકડીને રાખે છે એ સ્વભાવ છે એ બધી આ કેટલીક એવી વસ્તુઓ છે કે જે સૃષ્ટિના તમામ નાના કે મોટા જેટલા પણ વ્યવહારો છે કે પદાર્થો છે એના ઉપર એક સમાન રૂપથી જેનો પ્રભાવ છે પ્રત્યેક માટે અલગ અલગ વ્યવસ્થા નથી એને પ્રકૃતિ સાથે કોઈ સંબંધ નથી આ બધી વસ્તુઓને પ્રકૃતિથી એને કોઈ સંબંધ નથી એને ઓટોમેટિકલી એનું કાર્ય એ રીતે ચાલુ થઈ જાય છે કારણ કે પ્રકૃતિને પુરુષની જરૂર પડી એમ આ લોકોને એક્ટિવેટ થવા માટે કંઈક ફોર થોડોક ભગવદ ઈચ્છાની સાથે જે થાય છે એમાં અલગથી કંઈ આવશ્યકતા નથી તો પછી પ્રકૃતિને કેમ જરૂર પડી પુરુષની એ જ બી પોતાની જાતે ના થઈ શકતું એનું કાર્ય શું પ્રકૃતિનું પ્રકૃતિના ગુણોને એક્ટિવેટ થવા માટે પુરુષની જરૂર પડી અને આ ત્રણ જે કાળકર્મ અને સ્વભાવ છે એને કાર્ય કરવા માટે પુરુષની ચૈતન્યની જરૂર ના પડી એમ કેમ એમ હું પૂછું છું આને જરૂર પડી ને ભગવાનની ઈચ્છાથી થયું ને બધા એક્ટિવેટ એના અંદર પ્રત્યેકની અંદર કઈ પુરુષના અનુસ્યુત થવાની કોઈ આવશ્યકતા નથી કઈ તો પ્રકૃતિને કેમ છે પ્રકૃતિ તો રૂપ તે તે પદાર્થ વ્યક્તિરૂપ બની રહ્યા છે ને આ બધાના કોઈ વ્યક્તિરૂપ થોડા છે બસ એટલે જે બધું પ્રગટ થવાનું છે એ પ્રકૃતિમાંથી થવાનું છે એટલે એને પુરુષની જરૂર પડે પછી ઓટોમેટિકલી આ લોકો એમનું કાર્ય કરતા થઈ જાય છે કાલ કર્મ સ્વભાવ પછી જયારે સૃષ્ટિ પ્રગટ થાય છે ત્યારે એમાં જ બધું થાય છે પછી થતા જ હોય છે એમ નહીં એમાં જ આ બધા કાર્યકલાપો છે બરાબર એ તો બહુ વ્યાપક ભૂમિકા એની આધાર તૈયાર કરી રહ્યા છે એમ સમજવું જોઈએ આ ત્રણ હા કાલ કર્મ સ્વભાવ હા લો ભલે આગળ ચાલે આ કોકિલાબેન નિર્મળત્વાत् પ્રકાશકમ અનામયમ સુખ સંગેન બંધાની બંધાતી જ્ઞાન સંગેન ચાનગ આવે છે સત્વ નિર્મળ હોવાથી પ્રકાશક અને અનામય છે હે અનગ તે સુખના સંઘથી તથા જ્ઞાનના સંઘથી બંધન કરે છે હવે અહીંથી હવે અહીંથી અનુક્રમે ગુણોના લક્ષણ તથા તે કેવી રીતે બંધન કરે છે તે કહે છે પ્રથમ સત્વગુણનું લક્ષણ કહે છે સત્વગુણ નિર્મલ હોવાથી પ્રકાશક એટલે જ્ઞાન ઉત્પન્ન કરનાર તથા અનામય એટલે નિરોગી રાખનાર છે તે જીવને જ્ઞાનનો તથા સુખનો સંગ કરાવે છે અને જ્ઞાન તથા સુખના સંગથી બંધન કરાવે છે જ્ઞાન અને સુખનો સંગ થવાથી તેઓના લૌકિક તથા વૈદિક સાધનો કરવા પુરુષની પ્રવૃત્તિ થાય છે અને તેથી તેવા સાધનોના ફળરૂપ જ્ઞાન તથા સુખનો અનુભવ કરવા યોગ્ય યોનિઓમાં તેનો જન્મ થાય છે આવી રીતે સત્વગુણ મર્યાદા દ્વારા પુરુષને બંધન કરાવે છે આ સત્વગુણ પણ પ્રાકૃત છે હું સુખી છું તથા શબ્દ વગેરેના જ્ઞાન વાળો છું એમ જ્ઞાન તથા સુખનો સંગ ઉત્પન્ન કરાવી તે બંધન કરાવે છે લક્ષણ કીધા તો સત્વગુણ કેવું છે તો જ્ઞાન વાળો અને પ્રકાશક છે તે જ્ઞાન એનો ગુણધર્મ અને પ્રકાશક એની સુધર્મ જ્ઞાન ગુણનો ધર્મ પ્રકાશ એટલે કોઈ પણ વસ્તુ એને સાચી ખોટી બધી એને સમજતો પડશે સત્વગુણ વાળો હશે તો પણ એ એ જ એને બંધન કરાવશે કેવી રીતે બંધન કરાવે છે કે જો એને જ્ઞાન થઈ ગયું સારા ખોટાની પણ તે સુખના સુખ જે તેને મળ્યું તે સુખના લાલચમાં સુખની અંદર તે એવી પ્રવૃત્તિ કરશે કે વધારે સુખ કેમ મળે વધારે સુખ કેમ ટકી રહે તો એને બંધન એ રીતે થાય છે અને જ્ઞાનમાં હું જ્ઞાન વાળો છું એવો પણ એને જો અહમ થાય છે તો એ પણ સત્વગુણની બધી જે વૃત્તિઓ છે એના લીધે એ બંધન થાય છે બાકી જો એ તટસ્થ રહી છે સત્વ ગુણમાં તો એ આગળ વધી અને ગુણાતીત થવાના ચાન્સીસ છે પણ જ્યારે એમાં તટસ્થ રહીને હું અટકી નથી અટકી જાય છે ત્યાં કે આ જ્ઞાન આટલું પૂરતું નથી પણ મને તો હવે આ જ્ઞાન થી એને અભિમાન નહીં થાય કે એવું નહીં થાય તો એ આગળ એ જીવ આગળ જઈને ગુણાતીત પ્રાપ્ત કરશે હમ હા સારું લખેલું છે કે અનક સંબોધન છે મેરી કૃપા છે વિશિષ્ટ તુજે ઇત્તે સંબંધ નહીં જ્ઞાપિત હે તો આ ખબર નથી પડતી કે આ સંબોધન વાપર્યું છે તેનો અર્થ કઈ રીતે લીધો છે શું મેરી કૃપા છે मेरी कृपा से विशिष्ट तुझे इस, इससे संबंध नहीं यह ज्ञापित है अनघ इति संबोधन मत्कृपा विशिष्टवा તવ तव બંધાભાવ આમાં કહ્યું ને કે જ્ઞાન સંગેન બધનાથી સત્વગુણ એવું હોય છે કે જે જ્ઞાનના ઉત્પત્તિનું સાધક હોવાને કારણે જ્ઞાનથી બાંધે છે મનુષ્યને તો ગુણોની અંદર રજોગુણ અને તમોગુણની તુલનામાં સત્વગુણ શ્રેષ્ઠ છે પણ એનો અર્થ એ નથી કે એ બંધક નથી તો જ્ઞાનથી બાંધે છે મનુષ્યને પણ અર્જુનને અનઘ અનઘ અઘ એટલે પાપ અનઘ એટલે નિષ્પાપ તો અર્જુનને અનઘ શબ્દથી સંબોધિત કરીને ભગવાન એમ કહેવા માંગે છે કે તારા ઉપર તો મારી કૃપા છે મત કૃપા વિશિષ્ટત્વાદ ભાવ એટલે આ સત્વગુણને કારણે જે કંઈ પણ જ્ઞાન કે પ્રકાશ થશે એનું બંધન તને પ્રાપ્ત નહીં થાય તું એનાથી નહીં બંધાવ એવું આશય મમ અમૃતંગીણીમાં કર્યો છે કે નાના યુનિ રૂપે ભૂતવા તો આમાં નાના યુનિ રૂપ એટલે એનો અર્થ કઈ રીતે સમજવાનો અવાજ બહુ અસ્પષ્ટ છે ફરીથી બોલ ચોથા શ્લોકમાં જે અમૃત તરંગીણીમાં લાસ્ટ લાઈન છે કે તદેવ બ્રહ્મ બ્રહ્મદિચ્છયા નાના યોનિ રૂપેણ ભૂતવા ભાસતે ઇતિ અર્થ તો આ નાના યોનિ રૂપેણ શબ્દનો અર્થ શું થાય એ ખ્યાલ નથી આપી રહ્યો ક્યાં આવ્યું ચોથા શ્લોકમાં ચોથા શ્લોક ચોથામાં હા હા તાસામ બ્રહ્મ મહદીઓની અહમ બીજ પ્રદત પિતા પિતા ઉત્પાદક અહમેવ ઇત્યર્થ એટલે હું ઉત્પાદક હું છું તદેવ બ્રહ્મ મદિચ્છયા નાના યોનિ રૂપેણ ભૂતવા ભાસતે એટલે તે બ્રહ્મ મારી ઈચ્છાથી જ અનેક યોનિ રૂપ બનીને ભાષિત થશે થાય છે અર્થાત ભગવાન પોતે પિતા તરીકે છે અને બ્રહ્મ જે છે એ યોનિ છે તો પ્રભુની ઈચ્છાથી એ બ્રહ્મ જ અનેક રૂપોને ધારણ કરે છે જેમ આપણે સચ્ચિતાંત અને આનંદના રૂપમાં જીવ જળ બ્રહ્મ અંતર્યામી એના સમષ્ટિ વ્યષ્ટિ રૂપો જે છે એ બધા એ બ્રહ્મથી હમ ધ્યાન થી બંધન થાય ધ્યાનાત્મક બંધન તો થાય જાણું છું એ જાતનું નહી અને અભિમાન પણ કહી શકો અને અભિમાન ન કહેવું હોય તો કોઈ પણ જ્ઞાન છે એ જ્ઞાનના રૂપમાં હું જાણું છું એ જાતની તો એક આપણી અન્ડરસ્ટેન્ડિંગ પેદા કરે જ છે ને જેમ આપણે નાના બાળકના માટે આપણે એવો અનુભવ કરતા હોઈએ કે આપણને ખબર છે કે કોઈ વસ્તુ કે કોઈ જ્ઞાન છે એના કેટલા લેવલ હોય છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ કે ફોર્થ લેવલ સુધીના પણ કોઈ વિષયમાં જ્ઞાન હોય પણ બાળક છે એ હજી પ્રિલિમિનરી લેવલ પર હોય પણ એની સમજ તો એવી હોય કે હું પૂર્ણ જ્ઞાની છો એમ તો જ્યારે આપણે એને એ વિષયમાં કંઈ સલાહ આપવા જઈએ ત્યારે બાળક પહેલેથી કહીને આ તો મને ખબર છે મને આવડે છે મને કહેવાની જરૂર નથી શીખવાડવાની જરૂર નથી તો એક જાતનું એને બંધન તો થયું ને તો એ રીતે એને બંધનના રૂપમાં આપણે સમજી શકીએ પછી આગળ જઈને જ્ઞાનના જે જુદા જુદા પ્રકારો છે એટલે સંશયાત્મક જ્ઞાન પરમાત્મક જ્ઞાન કે સ્વપ્નના રૂપમાં જ્ઞાન સ્મૃતિના રૂપમાં જ્ઞાન એ પાછા જ્ઞાનના જુદા જુદા પ્રકારો છે એમાં નિશ્ચયાત્મક જ્ઞાન છે એ બીજા જ્ઞાનના પ્રકારો કરતા શ્રેષ્ઠ જ્ઞાન છે પણ બીજા પણ જે પ્રકારો છે એને જ્ઞાન તરીકે તો આપણે ત્યાં કહેવામાં આવે છે તો સંશયાત્મક જ્ઞાન પણ એક જ્ઞાનનો પ્રકાર તો છે ને એ કોઈ જાતનું બંધન પેદા કરશે એ જ રીતે ભ્રમાત્મક જ્ઞાન છે એ પણ જ્ઞાનનો પ્રકાર છે અને અરે અત્યારે ગીતાજીનો વર્ગ ચાલી રહ્યો છે હમણાં ફોન નહીં કરે બરાબર થોડી જાણ કરી તો એટલે જે જ્ઞાન છે એ કેટલાક બંધન એ જાતના હોય છે કે જે મનુષ્યનો અધઃ પતન કરનારા હોય છે અને કેટલાક એ પ્રકારના પણ છે કે જે ભલે પતન કરનારા ન હોય પરંતુ એની જે એની જે અવિમતિ છે સમજ છે એને બાંધે છે બાંધે છે એનો મતલબ એ છે કે ભાઈ આપણે જે આપણી સોચ છે એને આપણે કોઈક શબ્દ કે કોઈ ચિત્ર કે કોઈ અનુભવ એનાથી આપણે એ ક્લસ્ટર છે આપણા બ્રેઇનના એને આપણે ઓક્યુપાય કર્યા છે હવે એ ક્લસ્ટરમાં એ ફોર્મમાં આપણું જ્ઞાન છે એ ફિક્સ થઈ ગયેલું છે એવું જરૂરી નથી કે જ્ઞાનનો એટલો જ આકાર હોય પણ આપણા માઇન્ડમાં જે રીતે ફિક્સ થયેલું છે એટલું તો આપણા માટે એ બંધનરૂપ થઈ ગયું ને એટલે જ્યારે જ્યારે પણ આપણને કોઈ એ વિષયમાં call has put you on hold you can wait or call જે વ્યક્તિને આપ કોલ કરી રહ્યા છો તેમને આપનો કોઈનો ફોન કોઈ પ્રશ્ન અરે તમે વચ્ચે વચ્ચે બોલો છો ને ભાનુબેન તમારે ત્યાંથી ડિસ્ટર્બન્સ આવે છે તો હવે જે આપણી સમજ છે જેમ આપણને કોઈ એક જ વિષયમાં નવીન જાણકારી મળે એ કેલ્ક્યુલેટરનું એક્ઝામ્પલ લઈએ આપણને પ્લસ માઇનસ સામાન્ય માણસને એટલું આવડતું હોય પણ એનાથી પર્સેન્ટેજ પણ તમે બે સ્ટેપમાંથી કાઢી શકો કે એનું તમે રૂટ પણ કાઢી શકો તો એ બહુ સિમ્પલ ફંક્શન છે એ એક બે કીના પ્રયોગથી નીકળી શકતા હોય અને આપણને એ વાત હાથમાં સાધન હોવા છતાં પણ જાણતા ન હોઈએ તો ત્યારે આપણને આવું પણ થઈ શકે એમ અચરજ થાય આટલું સિમ્પલ ફંક્શન આમાં આ થઈ શકે છે તો જે પ્રાથમિક કક્ષા ઉપર આપણું જ્ઞાન છે એ જ્ઞાન જ્યાં સુધી આપણે હતું ત્યાં સુધી આપણને એમાં પૂર્ણતાનો અનુભવ થતો હશે પરંતુ આપણું જ્ઞાન છે એ બહુ અલ્પ જ્ઞાન છે એ લેટર આપણને સમજાતું હોય છે તો જ્ઞાન સંગેને બદનાતી હવે એ જ્ઞાન ઘણા બધા પ્રકારના છે જેમ આપણો અવિદ્યાને કારણે હોય કે જેમ દેહાત્મ બુદ્ધિ છે કે જે કોઈ પણ લિંગ કે વર્ણનો આપણને બોધ છે એ એ યથાર્થ છે એમાં આપણે ના નથી પાડી શકતા આપણે કોઈ ચોઈસ પણ કરી નથી કે હું પુરુષના રૂપમાં જન્મું કે સ્ત્રીના રૂપમાં જન્મું કે વૈશ્ય કે બ્રાહ્મણના રૂપમાં જન્મું એ તો આપણી ચોઈસથી થયેલું નથી પણ જે પણ કર્માધીન કે ભગવદ ઈચ્છાના કારણે એ શરીરાથી આપણને પ્રાપ્ત થયું છે અને એને કારણે હવે આપણી આપણા શરીરના વિષયમાં આ જાતની જે સમજ છે એ જો જ્ઞાનની દૃષ્ટિથી વિચારીએ તો યથાર્થ છે એકદમ કે હું પુરુષ છું હું બ્રાહ્મણ છું એમ પણ એ જ મોટા મોટું બંધનનું પણ તો કારણ આત્મા ઉપર એ જ થઈ રહ્યું છે ને જે આપણી દેહાભિમતી છે તે કે વર્ણાભિમાન છે ધર્માભિમાન છે લિંગનું અભિમાન છે તો એ જ્ઞાન આ રીતે પ્રબંધન કરી રહ્યું છે અવિદ્યા જે દૂર થાય સત્વગુણના માર્ગ થશે એટલે આ જે ગુણો છે ને એ એકચ્યુઅલી અવિદ્યાને દૂર કરવામાં સહયોગી થાય કે ન થાય થાય પણ એને ન પણ થાય અવિદ્યાને દૂર કરવાના ઉપાય તો વૈરાગ્ય સાંખ્ય યોગ તપો ભક્તિ એ અલગથી કહેલું છે એમાં જે સાંખ્ય છે એ જ્ઞાન છે એમાં આ જે કેટલી પણ સાધના છે એમાં અગર આપણી અવસ્થા સાત્વિક રહેશે તો એ દરેક સાધના છે એમાં નિખાર આવે છે એટલે વૈરાગ્યમાં પણ સાત્વિક ચિત્તવૃત્તિથી વિરક્તિની સાધના થશે તો વિરક્તિ છે સારા ક્વોલિફિકેશન વાળી આવશે અને રાજસ્થાનમાં ચિત્તવૃત્તિ હશે અને વૈરાગ્ય થશે તો એમાં એ જાતનો નિખાર નહીં આવી શકે હા કોનો છે ક્રમ એક વસ્તુ એ વિચારવી જોઈએ કે કોઈ જીવન મુક્ત વ્યક્તિ છે દાખલા તરીકે સાંખ્યથી થઈ છે એની અવસ્થા એમાં એનું આ જ્ઞાન ગુણ રહેવાનો કે નહીં રહેવાનો મુક્ત થઈ આપણી આ પુષ્ટિ માર્ગે એવી કોઈ ભક્તિની પ્રણાલીથી નહીં પણ કોઈ સાંખ્ય દ્વારા કોઈ વ્યક્તિ જીવન મુક્ત થઈ એટલે એને જ્ઞાનથી જ એને મુક્તિ થઈ બરાબર એને અહંતા મમતા બંધન છૂટી ગયું એનો દેહ છે બરાબર હવે અત્યારે એને જ્ઞાન એ એ મુક્તિ એ હવે જ્ઞાની એ જ્ઞાન એનું છે કે નથી હવે એટલે એનો સત્વગુણ જતો રહ્યો છે કે નથી ગયો કે શું થયું એનું કોઈ જીવનમુક્ત વ્યક્તિની વાત કરીએ તો શું ગણવાનું વિચાર હોય જ્ઞાન તો હોય ને એ બંધન કરાવનારું નથી એમ નહીં એમ નથી એટલે બંધનનો મતલબ પેલા આપણે અહીંયા પરિભાષિત કરવું જોઈએ કે બંધન નો તાત્પર્ય અહીંયા જે રીતે અવિદ્યા કે પાપ પુણ્ય વગેરે દ્વારા આત્મા ઉપર બંધન છે બંધનનો મતલબ સૂક્ષ્મ દેહનું બંધન કે જન્મ મૃત્યુ કે કર્મફલ ભોગવવા માટેનું બંધન આ જાતના બંધનનો મતલબ શું એક તો એ બંધનની વાત છે બીજી બંધન જે છે એ કે આપણી કોઈ પણ પ્રકારની આપણી સમજ કે મારું નામ શરદ ગોસ્વામી છે હવે આ મારી સમજ છે એ સાચી છે ખોટી છે સારી છે કે ખરાબ છે એનાથી મતલબ નથી પણ હું તો આ નામથી બંધાઈ ગયો ને જીવન સુધી જીવીશ ત્યાં સુધી આ મારી આઈડેન્ટિટી થઈ ગઈ ફિક્સ થઈ ગયું આપણી જાતનું બંધન તો થયું ને તો હું હવે મને મારા બીજા કોઈ પરિચય હું કોઈને આપી નથી શકવાનો આ બંધન જ થઈ ગયું ને તો આ બંધનનો એક આ છે પણ છે આપણને એ વાત નિશ્ચિત કરવી પડશે કે કઈ જાતનું બંધન હતું હવે કોઈ જીવન મુક્ત છે હવે આપણે એને એમ કહી શકી રહ્યા છીએ કે ભાઈ આ ફલાણા વ્યક્તિ ફલાણાનો દીકરો ફલાણાનો શિષ્ય આનો ઉપાસક જે જીવન મુક્ત છે સુખદેવજી કહી દો માની લો સુખદેવજીને પણ પોતાની જીવન મુક્ત છે તેમ છતાં પણ પોતાને કૃષ્ણ ઉપાસક છે હું એક પ્રભુનો અંશ જીવ છું આ જાતનું જ્ઞાન તો એમને પણ છે જ ને તો એ જ્ઞાન રહેવાનું છે એની અહીંયા વાત નથી હવે એને આપણે એમ કહીશું કે એ પણ એક પ્રકારનું જ્ઞાન તો છે જ્ઞાન છે તો એ જ્ઞાન સંગે બદનાથી તો કોઈ જાતનું બંધન એમને થશે કે નહીં થાય થાય તો થવા દો એ જાતના બંધન છે જો દોષરૂપ નથી થતું તો બંધન હોય તો ભલે ને કયું બંધન એ જ હું અહીંયા પૂછું છું કે તો પછી જ્ઞાન સત્વગુણથી જે જ્ઞાન થાય છે એ વ્યક્તિ મુક્ત થવાની કોશિશ કરે છે તો એ જ્ઞાન એનું બંધનરૂપ કેમ થાય એ એનું બંધાયો કેવી રીતે સત્વગુણથી એક ગુણ એવો સત્વગુણ એવી વસ્તુ છે કે એનાથી જ એ જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરશે અને એનાથી જ મુક્ત થવાની કોશિશ કરશે એ સિવાય તો વસ્તુ શક્ય જ નથી તો એ જ્ઞાન કે એ ગુણ એનું બંધન કરતા કેવી રીતે થયો કે એને આફ્ટરઓલ એને મુક્તિ તરફ જ લઈ જાય છે ને नहीं સત્વગુણ જે છે ને એ પ્રકાશક છે જ્ઞાન સ્વરૂપ છે એવું માનવાનું કારણ નથી ભગવાન એ આજ્ઞા કરે છે કે સત્વા સંજાયથી જ્ઞાનમ જ્ઞાનમનો મતલબ અહીંયા જે પ્રકાશકતા કઈ છે એ તત્વગુણ તત્વગુણ ક્યાં હોય અને જ્ઞાન ક્યાં પેદા થાય એટલે જેમ આપણી જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો જ્યારે સાત્વિક અવસ્થામાં હોય જ્ઞાનેન્દ્રિયોમાં શું આવે આપણે આંખ નાક કાન ત્વચા વગેરે તો કાન જ્યારે सात्विक अवस्था में हो वक्त एना अंदर प्रवेश शब्दों से मतलब तो ये शब्दों ने यथार्थ रूप में संभाय मतलब तो ज्ञाने शब्द न ग्रहण में केवल चक्षुरेन्द्रिय श्रोतेन्द्रिय मात्र नहीं जोड़ेलू जो मन है ये तो इंद्रिय सात्विक अवस्था में हो પણ મન રાજસ કે તામસ અવસ્થામાં કે મિશ્ર અવસ્થામાં હોય તો શું થાય કાનના જે પડદા છે એના ઉપર તો શબ્દ યથાર્થ આપણને સંભળાઈ રહ્યા છે જેમાં આપણે ફોન ઉપર વાત કરી રહ્યા છીએ તો એમાંથી જે ધ્વનિ તરંગો છે એ સીધા કાનમાં જ ઘૂસી રહ્યા છે કાનમાં લગાડેલો છે ફોન છે પણ બીજા લોકો જોર જોરથી વાતો કરી રહ્યા છે કે ટ્રાફિકમાં પાછળથી હોર્નનો અવાજ આવી રહ્યો છે તો તે વખતે આપણી ચિત્તવૃત્તિ છે ત્યાં કેન્દ્રિત નથી રહી જતી તો મન છે તે વખતે રાજસ થઈ ગયો તે બહુ જોરથી હોન વગાડે તો તામસ પણ થઈ જાય ગુસ્સો આવી જાય તો ત્યારે આપણે ફોનમાંથી અવાજ કાનમાં ટકરાય તેમ છતાં પણ એને ગ્રહણ ન કરી શકીએ એટલે સમજી ન શકીએ તો મન પણ ત્યાં સાત્વિક અવસ્થામાં રહેવું જોઈએ એ રીતે બધી જ વસ્તુઓને એના સાથે જોડાયેલી વસ્તુને સમજવાની હવે એ બધી જ બધું બરોબર સાત્વિક અવસ્થામાં થઈ રહ્યું છે તો જે કંઈ પણ શબ્દ શ્રવણ થશે એ એના યથાર્થ રૂપમાં થશે આ અર્થમાં કહેવામાં આવે છે ભાઈ આ જે જે સત્વગુણ છે પ્રકાશક છે આ અર્થમાં પ્રકાશક જે જેવું છે એવું એ આપણને પ્રસ્તુત કરે છે ઇન્દ્રિયોને સપ્લાય કરે છે એ એનો મતલબ થયો એમાં ગ્રહણ થતી વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે કે નહીં એટલે ધર્મરૂપ છે અધર્મરૂપ પાપરૂપ છે પુણ્યરૂપ તદસત આ બધા વસ્તુઓ સાથે આને કોઈ લેવા દેવા નથી જે હશે તે અગર ચિત્તવૃત્તિ ઇન્દ્રિયની વૃત્તિ સાત્વિક હશે તો યથાર્થ રૂપમાં તમને ગ્રહિત થશે આ એનો મતલબ છે પ્રકાશકનો મતલબ અને બંધનનું સ્વરૂપ પણ એ જ છે અહીંયા રાજસ્થામક જે છે એનું બંધનનો પ્રકાર જુદો છે એ આગળ આવશે વિષય તત્વગુણ જે છે એ પ્રકાશક હોવાને કારણે જ્ઞાન સંગતિ આપણને બાંધે છે મેં આ જાણ્યું જ્યાં સુધી આ જાતની આપણી ન હતી સમજ ત્યાં સુધી આપણે મજ હતા એ તો ખબર નથી આ વાત નિર શું પૂછે છે વિનય કે નિર્ગુણ જ્યારે થઈ જાય ત્યારે હા નિર્ગુણ થઈ ગયા પછી એવું છે કે જેમ તત્વગુણની વૃદ્ધિ થઈ અને કોઈ વ્યક્તિને સાત્વિક જ્ઞાન પ્રાપ્ત થયું એ પણ એક બહુ મોટી સિદ્ધિ છે પણ કેમ કે જે જ્ઞાન છે એ સત્વગુણનું કાર્ય છે તત્વગુણ છે પ્રકૃતિનો ગુણ છે એટલે પ્રકૃતિના દાયરામાં તો હજી એ વ્યક્તિ છે નહીં સાત્વિક થઈ ગયા પછી પણ અવસ્થા એની પ્રાકૃત છે આપણે એમ સમજીએ કે છેલ્લી સીડી ઉપર ઉભો છે પણ છે હજી પ્રાકૃત અવસ્થા પણ એ પ્રકૃતિના સ્પંદનથી એટલે ભગવત શરણાગતિ પ્રાપ્ત થઈ જાય તો પછી એ પ્રકૃતિનાથી પણ પર થઈ જાય છે એ એનાથી શ્રેષ્ઠ અવસ્થા છે એને આપણે નિર્ગુણ કહીએ કે ગુણાતીત કહીએ તત્વગુણ સાથે નિરોગી શબ્દ કહ્યું છે આમાં જે અનામાએ કહ્યું છે ને એનો અનુવાદ અહિયાં એમણે નિરોગી કહ્યો છે એટલે સામાન્ય રીતે અનામયનો અર્થ મતલબ રહિત અવસ્થા એવી થાય પણ એને આપણે બીજા સંદર્ભમાં પણ લેવું જોઈએ જો શરીર મનુષ્ય શરીર છે અને એની અંદર કોઈ વિકારની આપણે કલ્પના કરીએ તો એ રોગના રૂપમાં વિકાર હોઈ શકે તે રીતે જ્યાં જ્યાં જે જે કંઈ પણ કમી છે કે કોઈ જાતની ખરાબી છે એને પછી અહીંયા અનામય શબ્દથી સમજી લેવું જોઈએ એટલે માની લો કે મશીન છે તો મશીનની અંદર કોઈ ફોટકાઈ આવી ગયું તો એ ત્યાં એનો વિકાર સમજી લેવો જોઈએ એટલે અહીંયા વિકારથી કામ કરે છે રોગ ના કરતા પણ વધારે છે કે આજે સમય આપણો થઈ ગયો છે અહીંયા રાખીએ આજનો ક્રમ હવે પછી શક્ય બને તો ત્યાંથી હું જોડાઈ શકીશ તો કરીશું આવતા બુધવાર મધ્યપ્રદેશ હા અમે અહીંયાથી જોડાઈએ